એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ બાળ દોસ્તો તમને ખબર છે આજે ખાસમ ખાસ દિવસ છે હો ભાઈ અરે આજે આ અમદાવાદમાં બેઠા બેઠા અમોલી બહેન સાંભળે છે ને વાર્તા એ અમોલી બહેનનો જન્મદિવસ છે ભાઈ ઓહો અમોલી બહેન તો કેવા સુંદર છે જુઓ અને એની સાથે એના ભાઈ અન્મય પણ વાર્તા સાંભળે છે આવો આવો અમોલી બેન અન્મય ભાઈ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અમોલી બેન જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધ્યાનથી વાર્તા સાંભળજો ભાઈ રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે રૂપિયાવાળી ચકલી હે કતી ચકલી હો અમોલી એ રાજાના મહેલમાં રહેતી હતી એક દિવસ આ ચકલીને જડ્યો રૂપિયો અસલ મુંબઈ ગરો રૂપિયો હા મોટો મોટો ગોળ ગોળ ચકલી કે વાહ હવે હું રૂપિયાવાળી થઈ દુનિયામાં મારા જેવું તાલેવંત કોઈ નથી મને રૂપિયો જડ્યો દુનિયામાં મારા જેવું અમીર પૈસાવાળું કોઈ નહીં લો એક રૂપિયો જડ્યો એમાં ચકલી બેન તો આવા થયા ચકલી રૂપિયાને ચાંચમાં નાખીને ઘેર લઈ ગઈ ચાંચમાં ખાલીને પછી રૂપિયો એણે માળામાં સાચવીને મૂકી દીધો હો અન્મય અને ચકલી મનમાં કે વાહ હું રૂપિયાવાળી ચકલી છું રાજાના ખજાનામાં આટલું ધન નહીં હોય રાજા વળી મારી આગળ કોણ આમ કહીને તો રાજાની કચેરીમાં આવીને ગાવા લાગી હું રૂપિયાવાળી ચકલી નથી રાજા જેવી નકલી હું રૂપિયાવાળી ચકલી હું સોનાનો ખાઉ ભાત ને રાજાને મારું લાત લો બોલો હું રૂપિયા વાળી ચકલી નથી રાજા જેવી નકલી હું સોનાનો ખાઉ ભાત ને રાજાને મારું લાત આવું બોલીએ તો આવું ગાવા માંડી હો આમ કહીને એણે રાજા સામે જોઈને લાત મારવાનો ચાળો કર્યો હું રૂપિયાવાળી ચકલી નથી રાજા જેવી નકલી રાજા તો ગાદી પર બેઠો બેઠો હુકો પીતો હતો એણે આ જોયું ને સાંભળ્યું એણે એકદમ બૂમ પડી હે છે કોઈ હાજર એમ કહેતા એકસો સિપાઈ હાજર થઈ ગયા હો અમોલી એકસો એકડા ને બે મીંડા સો રાજાએ હુકમ કર્યો તપાસ કરો આ ચકલી શું બોલે છે એક સાથે એકસો સિપાહીઓ કાન માંડીને સાંભળે છે ચકલી નાચે છે કૂદે છે ને ગાય છે હું રૂપિયાવાળી વાળી ચકલી નથી રાજા જેવી નકલી હું રૂપિયાવાળી વાળી ચકલી નથી રાજા જેવી નકલી હું સોનાનો ખાઉં ભાત ને રાજાને મારું લાત આમ કહીને એણે લાત ઉગામી સિપાહીઓએ રાજાને કહ્યું મહારાજ ચકલી કહે છે કે રાજા નકલી છે હું નકલી નથી હું તો સાચી રૂપિયાવાળી ચકલી છું ને રોજ સોનાનો ભાત ખાઉં છું એમ કહે છે મહારાજ પણ રાજાને લાત મારવાની ચકલીની વાત તેમણે રાજાને કરી નહીં કારણ કે એવું કહેવા જતા એમણે જ રાજાની લાત ખાવી પડે તો વાત તો સાચી રાજા કહે અહો ચકલી રૂપિયાવાળી થઈ ગઈ છે તો તપાસ કરો એના ઘરમાં કેટલું ધન છે કેટલા પૈસા છે કેટલા રૂપિયો છે સિપાહીઓએ તપાસ કરી તો ચકલીના ઘરમાં એક રૂપિયો દેખાયો ભાઈ રાજા કે એ રૂપિયો મારો છે લઈ લો લઈ લો એ રૂપિયો સિપાહીઓએ રૂપિયો લઈ લીધો તો એ ચકલી તો નાચવા લાગી ને ગાવા લાગી પણ હવે એ આવું ગાતી હતી હં કેવું અમોલી ખબર છે એ ગાતી હતી રાજા લોભી થયો રાજા લોભી થયો મારો રૂપિયો ચોરી ગયો મારો રૂપિયો ચોરી ગયો રાજા કે સિપાઈ સિપાઈ આ ચકલી શું બોલે છે સિપાહીઓ કે મહારાજે કહે છે કે રાજા લોભી છે ચોર છે એ મારો રૂપિયો ચોરી ગયા છે એમ કહે છે મહારાજ ત્યાં તો રાજાએ બૂમ પાડી ખબરદાર ખબરદાર મને લોભી કહેવાનો નથી મને ચોર કહેવાનો નથી જાઓ એનો રૂપિયો એને પાછો આપી દો સિપાહીઓએ રૂપિયો પાછો ચકલીના ઘરમાં મૂકી દીધો હવે ચકલી નાચતી કૂદતી ગાવા લાગી રાજા કેવો ડરી ગયો રાજા કેવો ડરી ગયો મારો રૂપિયો ભરી ગયો મારો રૂપિયો ભરી ગયો રાજા કે ચૂપ આ બકવાસ શાનો છે પણ ચકલી ચૂપ રહી નહીં એ તો ગાવા લાગી રાજા કેવો ડરી ગયો મારો રૂપિયો ભરી ગયો રાજા કેવો ડરી ગયો મારો રૂપિયો ભરી ગયો રાજાએ સિપાહીને બૂમ પાડી સિપાહી ઓ સિપાહી પકડો આ ચકલીને અને એને ઊંધે માથે લટકાવો એક સાથે બસો સિપાહીઓએ ચકલીને ઘેરી લીધી હો અન્મય અમોલી બેન કેટલા બસો સિપાહીઓ બગડો ને બે મીંડા બસો પછી એને પકડી એમણે ઊંધે માથે લટકાવી તો એ ચકલી તો ગાવા લાગી રાજાને ઘેર જાઉં છું લાંબા હિંચકા ખાઉં છું રાજાને ઘેર જાઉં છું લાંબા હિંચકા ખાઉં છું ને મનમાં ગાણા ગાઉં છું ગાણા હું તો ગાઉં છું વળી રાજા ચીડાયો એણે બૂમ પાડી સિપાહીઓ સિપાહીઓ ચકલીના પગ નીચે દેવતા કરો આગનો ભડકો કરો એને જીવતી શેકી નાખો જીવતી એકદમ બસો સિપાહીઓ દેવતા સળગાવવા બેસી ગયા હો ભાઈ હા આગ સળગાવવા ભડકો થયો તો ચકલી તો ગાવા લાગી રાજાને ઘેર રહું છું તાપણાનો તાપ લઉં છું ને રાજાને ડામ દઉં છું રાજા તો ખૂબ ખીજાયો એણે બૂમ પાડી સિપાઈ સિપાઈ ચકલીને લાવો મારી પાસે હું એક દો તીન કહીને એને છોડું કે તરત તમે એના ઉપર તલવાર ચલાવજો આજે ચકલી અહીંથી જીવતી જવી ન જોઈએ હોશિયાર સિપાહીઓએ ચકલી રાજાના હાથમાં આપી રાજાએ એને બરાબર પકડ્યો રાજાના ચારસો સિપાહીઓ હોશિયાર થઈ ગયા ભાઈ કેટલા ચોગડો ને બે મીંડા ચારસો દરેકના હાથમાં ઉઘાડી તલવાર ઓહો હો દરેકે હાથ ઊંચો ઉગામેલો હમણાં રાજા ચકલી છોડે ને હમણાં તલવારથી એને માર્યા એક દો તીન કહીને રાજાએ હાથની પકડ ઢીલી કરી કે ચકલી રાજાના નાક પર જઈને બેઠી બાઈ એકદમ એક સિપાહીની તલવાર પડી રાજાના નાક ઉપર સાઠા અને ખચ કરતું રાજાના નાકનું ટેરવું કપાઈ ગયું હા એ જ વખતે બીજા ત્રણસો નવ્વાણું સિપાહીઓની તલવારો એમની આગળ ઉભેલા સિપાહીઓના નાક પર પડી અને ત્રણસો નવ્વાણું સિપાહીઓના નાકના ટેરવા કપાઈ ગયા ખચા ખચ ખચા ખચ ખચા ખચ કરતા માત્ર એક છેલ્લો સિપાહી બચી ગયો એનું નાક આખું રહી ગયું એ રાજવૈદને બોલાવવા દોડી ગયો ફર કરતી ચકલી ઉડી ગઈ રાજમહેલ છોડીને એ તો જતી રહી ભાઈ પોતાના માળામાં તો બેન બેન અન્મય ભાઈ આવી હતી આ રૂપિયા વાળી ચકલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને એક બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો